શ્લોક નંબર એટી થ્રી કર્તવ્યા મુખ્ય તીર્થયાત્રા યથા વિધે સર્વેરપી શક્તિ ભાવ્યમ દિનેશુ વત્સલૈઃ અને જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દિનજનને વિશે દયાવાન થવું જેના દ્વાર બારણા દરવાજા સારા હોય તેને દ્વારિકા કહેવાય દ્વારિકા ગુજરાત સૌરાષ્ટ્રને પશ્ચિમ સમુદ્ર કાંઠે ઘણું કરીને દ્વીપ જેવી નગરી છે જે એક સમયમાં શ્રીકૃષ્ણ ભગવાનની રાજધાની હતી તે દ્વારિકા આદિ તીર્થોની યાત્રા મારા આશ્રિતોએ યથાવિધિ યથાશક્તિ કરવી મનુષ્યો જેનાથી સંસાર સાગરને તરે તેને તીર્થ કહેવાય છે તીર્થ એટલે પુણ્યક્ષેત્ર તીર્થોમાં યાત્રા ઉત્સવો એટલે તીર્થોમાં જઈને તે તે તીર્થના દેવની ભગવાનની મહાપૂજા કરવી સાધુ બ્રાહ્મણોને જમાડવા ઇત્યાદિક ઉત્સવો કરવા તીર્થયાત્રા ભગવાનની ભક્તિનું મૂળ છે આથી સર્વે અમારા આશ્રિત આવા શબ્દોથી સમગ્ર આશ્રિતોને ઉદ્દેશીને આજ્ઞા કરી છે તે ઉગ્રશ્રવાએ કહ્યું છે કે શુશ્રુષોહો શ્રદ્ધધાનસ્ય વાસુદેવ કથા કથારુચિ સ્યાત મહત્સેવયા વિપ્રાહ પુણ્યતીર્થ નિષેવણાત હે વિપ્રો સત્પુરુષોની સેવા કરવાથી અને પવિત્ર તીર્થોની યાત્રા કરવાથી શ્રદ્ધાળુઓ તથા કથા સાંભળવા ચાહતા મુમુક્ષુને શ્રી વાસુદેવ ભગવાનની કથામાં રુચિ થાય છે યથાશક્તિ પોતાની સામર્થ્ય પ્રમાણે એમ કહ્યું છે ઝાઝા તીર્થોની યાત્રા કરવા અસમર્થ હોય તેણે એક દ્વારિકાની યાત્રા તો કરવી જ દ્વારિકાને તીર્થોમાં પ્રધાન પ્રધાનતા એટલે આપી છે કે ત્યાં પોતાના ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાન કાયમ રહ્યા છે તે એકાદશ કંધમાં કહ્યું છે કે દ્વારિકામ હરિણા ત્યક્તામ સમુદ્રો અપલાવયત ક્ષણાત વર્જયિત્વા મહારાજ શ્રીમદ મહારાજ વર્જયિત્વા મહારાજ શ્રીમદ ભગવદાલયમ નિત્યમ સન્નિહિતસ્તત્ર ભગવાન મધુસૂદન સ્મૃત્યા સ્મૃત્યાશેષા શુભહરહ સર્વમંગલમંગલમ હે મહારાજ ભગવાને છોડેલી દ્વારિકાને ભગવાનના નિવાસસ્થાન સિવાય સમુદ્રે એક ક્ષણવારમાં જ ડૂબાડી દીધી સાંભળવા સંભાળવા માત્રથી જ સમગ્ર અશુભોને ટાળનારા તથા સમસ્ત મંગળોને મધ્યે મંગળમય આવા ભગવાન મધુસૂદન શ્રીકૃષ્ણ આજે પણ ત્યાં નિત્ય રહ્યા છે યાત્રા કરવાનો વિધિ સ્કંદપુરાણ કાશીખંડમાં કહ્યો છે ઉપરની કઈ હાંધો છે આમાં તો ત્યાં સ્વામીજી ઉપર જાય છે યાત્રા કરવાનો વિધિ સ્કંદપુરાણ કાશીખંડમાં કહ્યો છે તીર્થયાત્રા ચિકીર પ્રાગ વિધાયો પોષ ચિકીર તીર્થયાત્રા ચિકીર્ષુઃ પ્રાગ વિધાયો વિધાયોપશણમ ગૃહે ઉપોષણમ ગૃહે પ્રાગ વિધાયોપ વિધાયોપ ઉપોષણમ ગૃહે ગણેશમ ચ પિતૃન વિપ્રાન સાધુન શાંતાન પ્રપૂજ્ય ચ કૃતપારણકો હ્રષ્ટો ગચ્છેત નિયમ ધૃત પુનઃ આગત્યાભ્યર્ચ્ય ચ પિતૃન યથોક્ત ફલમ ભાગ યથોક્ત ફલ ભાગ ભવેત ન પરીક્ષે દ્વિજાંસ તીર્થે અન્નાર્થી ભોજ્ય એવ ચ તીર્થોપવાસ કર્તવ્યો મુંડનમ શ્રાદ્ધ કર્મ ચ તીર્થોમાં યાત્રાએ જવા ઈચ્છતા મનુષ્યે સર્વપ્રથમ પોતાને ઘેર રહીને જ એક ઉપવાસ કરવો પછી ગણપતિ પિતૃઓ બ્રાહ્મણો તથા શાંતમૂર્તિ સાધુઓ આ બધાની પૂજા કરવી પારણા કરવા વિશેષ નિયમો ધારવા અને તે પછી પ્રસન્ન મને તે યાત્રા કરવા ઘરેથી નીકળવું યાત્રા કરીને આવ્યા પછી પિતૃઓની પૂજા કરવી તેથી યાત્રા કરનારને શાસ્ત્રોક્ત ફળ થાય છે યાત્રી કે તીર્થમાં બ્રાહ્મણની પરીક્ષા ન કરવી જમાડવા હોય કેવો છે અનાર્થીને જમાડવો તીર્થમાં ઉપવાસ કરવો મુંડન તથા શ્રાદ્ધ કરાવવું દાનમ દેયમ યથાશક્તિ કામાન્યક્ષાશ્ચ યોષિત જીવહિંસા ન કર્તવ્યા બુદ્ધ્યા ભાષ્યમ ન ચાનૃતમ યસ્ય હસ્તૌ ચ પાદૌ ચ મનશ્ચૈવ સુસંયત સુસંયતમ સુસંયતમ મનશ્ચૈવ સુસંયતમ ખોડો નથી મત વિદ્યા તપશ્ચ કીર્તિશ્ચ સ તીર્થફલમશ્નુતે યથાશક્તિ દાન આપવું કામ ભાવે સ્ત્રીઓને જોવી નહીં જીવોની હિંસા ન કરવી જાણીને ખોટું ન બોલવું જેના હાથ પગ અને મન નિયમિત હોય જેની વિદ્યા તપ અને કીર્તિ નિર્દોષ હોય તેને તીર્થફળ મળે છે પ્રતિગ્રહાત ઉપાવૃતઃ સંતુષ્ટો યેન કેનચિત અહંકાર વિમુક્તો યહ સ તીર્થફલમ અશ્નુતે યાત્રા કરવા ગયેલો જો દાન નથી લેતો જે કોઈ પ્રાપ્ત વસ્તુથી સંતોષ માને છે અને અહંકાર નથી કરતો તો તેને તીર્થયાત્રાનું ફળ મળે છે અકોપનો અમલમતિ સત્યવાદી દ્રઢવ્રત આત્મોપમશ્ચ ભૂતેષુ સ તીર્થફલમ અશ્નુતે તિર્યગ્યોનિમ ન ગચ્છેત સ કુદ્રેશે ન ચ જાયતે કુદેશે કુદેશે ન ચ જાયતે ન દુઃખી સ્યાત સ્વર્ગભાગ ચ મોક્ષોપાયમ ચ વિંદતી જે યાત્રી ક્રોધ ન કરે બુદ્ધિને નિર્મળ રાખે સત્ય બોલે વ્રતોને દ્રઢતાથી પાળે અન્ય પ્રાણીઓમાં આત્મભાવના આત્મીયતા પૂર્ણ ભાવના કરે તે તીર્થયાત્રાના ફળને પામે છે તીર્થોની યાત્રા કરનારો પશુ પક્ષી યોનિમાં અને દુઃખભર્યા કુદેશમાં જન્મતો નથી તે સ્વર્ગનો અધિકારી બને છે અને તેને મોક્ષનો ઉપાય સૂઝે છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ પુણ્ય ક્ષેત્રે વિનશ્યતી પુણ્ય ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવત્યલમ અન્ય સ્થાનમાં કરેલું પાપ તીર્થક્ષેત્રમાં નાશ પામે છે પણ તીર્થક્ષેત્રમાં કરેલું પાપ વજ્રલેપના જેવું થઈ જાય છે યાત્રા કરવા નીકળેલા સશક્ત યાત્રિકને બે વખત જમવા વગેરેનો નિષેધ કર્યો છે તે સ્કંદપુરાણમાં કહ્યું છે કે દ્વિભોજનમ તૃતીયાંશમ હરે તીર્થ ફલસ્ય ચ વાણિજ્યમ ત્રીસ તથા ભાગાન હંતિ સર્વમ પ્રતિગ્રહ યાનમ અર્ધમ ચતુર્થાંશમ છત્રોપાનહમ એવ ચ યાત્રિક દિવસમાં બે વાર જમે તો તીર્થનું તૃતીયાંશ ફળ ઘટી જાય છે યાત્રા કરતા સાસઠ ટકા મળે ત્રેત્રીસ ટકા ન જાય એક વાર ખાવાનું એક વાર ખાય તો કાંઈ વાંધો નહીં તીર્થમાં જઈને બે વાર ખાય તો તેત્રીસ ટકા મળે કે તેત્રીસ ટકા કપાઈ જાય તૃતીયાંશમ ઘટી જાય હરે તીર્થ ફલસ્ય તૃતીયાંશમ હરે એટલે તેત્રીસ ટકા લઈ જાય પછી જોડા પહેરવાનું તેત્રીસ ટકા યાત્રા કરતા જો વેપાર કરે તો યાત્રાના ફળના ત્રણ ભાગનો નાશ થાય છે તો તો ખાલી એક પા ભાગ રહે ત્રણ ભાગનો નાશ થાય એટલે એક પા ભાગ રહે અને જો દાન લે તો યાત્રાના સંપૂર્ણ ફળનો નાશ થાય છે એ દાન દેનારાનો દેનારાને મળી જાય જાત્રાનું ફળ વાહનનો ઉપયોગ કરવામાં આવે તો અડધું ફળ મળે છે એટલે અડધું ફળ ગાડીવાળાને મળી જાય ભાડે હોય તો પછી અને છત્રી તથા પગરખા પહેરે તો યાત્રાનો ચતુર્થાંશ નાશ પામે છે એટલે જેવા તે વસલીપરિયા પહેર્યા હોય તો દસ ટકા અને હરખા બાટાના પહેર્યા હોય તો પછી ત્રીસ ટકા આવી જાય દરિદ્ર આ બધું ફળ શેનું છે પાછું ખબર છે હાલીન જાત્રા કરવાનું હો હાલીન જાત્રા કરે એને આવું બધું ફળ થાય એમ નહીં માનતા કે આપણે ટેમ્પો ટ્રાવેલમાં વહી ગયા તો એ થઈ જાય એટલું દરિદ્ર બ્રાહ્મણ તીર્થયાત્રા કરવા નીકળે અને ત્યાં દાન લે તો તેને માટે કૃત્યરત્ન અને પ્રભાસખંડમાં એક બાબત વિશેષ કહી છે તીર્થે ચેત પ્રતિગૃહિણી યાદ બ્રાહ્મણો વૃત્તિ વૃત્તિ દુર્બલહ દશાંશમ અર્જિતા દધાદેવમ દદ્યાત દશાંશમ અર્જિતા દદ્યાત એવમ કુર્વન ન હિયતે ગરીબ બ્રાહ્મણ જો તીર્થમાં દાન લે તો સાધુને લેવામાં વાંધો નહીં પણ એનો પાછો એમાંથી દઈ દેવું જોઈએ કોકને એમ ભેળું કરીને આવી આવે ઘેરે તો નહીં તો પછી ઓલા ફળ બધું ઓલું કીધું આગળ ફળ જાય ગરીબ બ્રાહ્મણ હોય અથવા તો સાધુ તો ગરીબ જ કહેવાય એની પાસે કઈ હોય નહીં પૈસા એટલે ગરીબ બ્રાહ્મણ જો તીર્થમાં દાન લે તો મળેલા દાનનો દસમો ભાગ કોઈ યોગ્ય સત્પાત્રને દાન કરી દે આમ કરવાથી તેને કાંઈ હાનિ થતી નથી તેથી જ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે નૈનઃ પ્રાપ્ત જાજા જાજા હોય તો એમ કરવાનું કે તમારે પાછો દસમો ભાગ સ્વામીજીને દઈ દેવાનો સ્વામીજી એનો દસમો ભાગ તમને દઈ દે હાલે આજલા બદલી કારણ કે આપણા જેવા પાત્ર ક્યાંથી બીજા હું કીધું કોને દેવાનો દહ દહમો ભાગ સત્પાત્ર હે સત્પાત્ર ને દેવાનો વિશ્વમંગલ સ્વામીજીને દઈ દેવો એ વળી સદગુણ સ્વામીને દઈ દે સદગુણ સ્વામી અમને આપી દે એટલે પૂરું થઈ ગયું તેથી જ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે નૈનઃ પ્રાપ્નોતી વૈ વિદ્વાન યાવદર્થમ પ્રતિગ્રહ વિદ્વાન મનુષ્ય જરૂર પૂરતું દાન લે તો તેને દોષ લાગતો નથી નૈનઃ પ્રાપ્નોતી વિદ્વાન એનો અર્થ કરો જી જોજો હાલો નૈનઃ પ્રાપ્નોતિ વિદ્વાન યાવદર્થમ પ્રતિગ્રહ પ્રતિગ્રહ એટલાનો જ અર્થ કરો નહીં નહા એટલે હું એટલે હું એનું ગુજરાતી હું થાય વિશ્વમંગલ સ્વામીજી ઋષિ સ્વામીજી નૈન પ્રાપ્નોતિ વિદ્વાન એ યાવર્દાર્થ પ્રતિગ્રહાત एवं કુરવન નહીયતે એના એટલે હું ઓલું ઓલું એના એટલે પાપ એમ એનસ એટલે પાપ ના એના પ્રાપ ન થાય એટલે એને પછી પાપ ન થાય યાવદ અર્થ પ્રતિગ્રહ એટલે જરૂર પૂરતું જરૂર પૂરતું કોકની પાસેથી લે કાંઈ ન હોય અને જરૂર પૂરતું લે તો એને પાપ નથી થાય તો એ પાછું એમાં થોડુંક દેવાનું રોજ સામીને દઈ દેવાનું કે ભગતને દઈ દેવાનું તો ભગત બેંકમાં ડિપોઝિટ કરી દે નૈન પ્રાપ્નોતી વય વિદ્વાન યાવદર્થમ પ્રતિગ્રહ વિદ્વાન મનુષ્ય જરૂર પૂરતું દાન લે તો તેને દોષ લાગતો નથી નિર્ણય સિંધુમાં દેવલમુનિએ મુંડન કરાવવા વિશે સ્પષ્ટતા કરી છે મુંડનમ ચોપવાસશ્ચ સર્વતીર્થે સ્વયં વિધિ વર્જયિત્વા કુરુક્ષેત્રમ વિશાલમ વિરજમ ગયા બધા જ પ્રસિદ્ધ તીર્થોની યાત્રામાં મુંડન કરાવવું અને ઉપવાસ કરવો આવશ્યક છે પણ કુરુક્ષેત્ર વિશાલ એટલે કે બદ્રીનાથ વિરજ લોણાર અને ગયા આટલામાં મુંડન અને ઉપવાસ ન કરવા એક વર્ષ પછી કે બે મહિના વર્ષમાં ઓછા હોય અને ફરીવાર જો તેના તેજ તીર્થમાં જઈએ તો ઉપવાસ અને મુંડન ફરજિયાત કરવા કરાવવા જોઈએ હેમાદ્રીમાં શ્રાદ્ધ અંગે પણ કંઈક વિશેષ વાત કહી છે કે વૈદિક મંત્ર બોલીને શ્રાદ્ધમાં પાંચ કર્મ જેમ કે અર્ઘ્ય આવાહન દ્વિજાંગુષ્ઠ નિવેશન એટલે કે અન્નમાં બ્રાહ્મણોનો અંગૂઠો મુકાવીને કરાતું કર્મ તૃપ્તિ પ્રશ્ન અને વિકીર તે કરવામાં આવે છે તે તીર્થશ્રાદ્ધમાં ન કરવા તેમજ યસ્મિન ક્ષેત્રે ચ યો દેવ પ્રસિદ્ધસ્તસ્ય શક્તિત મહાપૂજાલ્પ પૂજા વા કર્તવ્યા વા ફલ ફલાર્પણમ સંતર્પણીયા વિપ્રાશ્ચ સદ્ભિ ભૌજ્યૈ સદક્ષિણૈ વૈષ્ણવાહ પૂજનીયાશ્ચ દાનમ દેયમ ગવાદી ચ જે ક્ષેત્રમાં જે પ્રધાન દેવ હોય તેની પોતાની શક્તિ પ્રમાણે મહાપૂજા કરવી અથવા અલ્પપૂજા કરવી ફલ અર્પણ કરવા દક્ષિણા આપવા સાથે સારા ભોજનથી બ્રાહ્મણોને સારી રીતે તૃપ્ત કરવા વૈષ્ણવ ભક્તોની પૂજા કરવી અને ગાય આદિનું દાન કરવું અમારા સમગ્ર આશ્રિતોએ દિનજન દુર્બળ ગરીબોના ઉપર દયાળુ થવું પોતાના સુહૃદ હોય તેમ યથાશક્તિ ગરીબોની સંભાળ રાખવી પણ તેમનું અપમાન ન કરવું વ્યાસમુનિનું વચન છે દરિદ્ર દરિદ્રેષ્વંગ હિનેશુ વિપન્ને સ્વામ યાવીશુ શક્ત્યા અનુકંપામ કુર્વિત સ્ત્રીષુ દેવ હતેષુ ચ દરિદ્રી અપંગ વિપત્તિથી ઘેરાયેલા રોગી સ્ત્રીઓ અને ભાગ્યહીન આટલાના ઉપર યથાશક્તિ દયા કરવી અર્થાત તેને મદદરૂપ થવું આવી દયાળુતા તો સમદર્શી બ્રાહ્મણોમાં પણ અવશ્ય હોવી જોઈએ તે ભાગવતમાં કહ્યું છે કે બ્રાહ્મણ સમુદ્ર સમદ્રક્ષાંતો દિનાનામ સમુપેક્ષક સ્ત્રવતે બ્રહ્મ તસ્યાપી ભિન્ન ભાંડાત પયો તથા પયો યથા ભિન્ન ભાંડાત પયો યથા સમદર્શી અને શાંત બ્રાહ્મણ જો દિનજનોની ઉપેક્ષા કરે છે તેમની સંભાળ નથી લેતા તો જેમ ફૂટેલા પાત્રમાંથી પાણી નીકળી જાય છે તેમ તેનું બ્રહ્મતેજ તેમાંથી સ્રવી જાય છે ગરીબોને જો પીડવામાં આવે તો તેનાથી અપાર દુઃખ આવી પડે છે તે મહાભારતમાં કહ્યું છે કે દુર્બલમ ક્લેશિયેત યસ્તુ પુમાનુપહસેત ચ વા આકસ્મિકી અવાપનોતિ વિપદમ સતુ ભૂયસીમ યહ કોપી દુર્બલમ જીવમ બલવાન પીડિયે જનઃ કુલમ સમૂલમ દહતી સો તસ્ય નિશ્ચિતમ જો કોઈ મનુષ્ય ગરીબને પીડે કે તેની મશ્કરી કરે તો તેને ઓચિંતી પુષ્કળ વિપત્તિ આવે છે મહારાજ કીધું છે ને કે એ દૃષ્ટિ તું ગરીબને પીડીશ તો તારું કોળે સહિત નાશ થશે એમ મહાભારતમાં જે કોઈ પણ બળવાન માણસ દુર્બળને ગરીબને પીડે છે તો તેને તો તેનો તે અન્યાય નિશ્ચિત રીતે તેના સંપૂર્ણ કુળ કુટુંબને બાળી દે છે શ્લોક નંબર એટી ફોર विष्णु शिवो गणपतिः पार्वती च दिवाकरः एता पूज्यतया मान्या દેવતા પંચમામકૈ અને અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય આ પાંચ દેવ જે તે પૂજ્યપણે કરીને માનવા પરમ પુરુષાર્થપરાયણ એવા મારા એકાંતિક ભક્તોએ પણ સ્મૃતિઓ અને આચારથી પ્રાપ્ત આ પાંચ દેવોને પૂજ્યપણે માનવા અન્યાશ્રયની દ્રષ્ટિ કરીને તેનો ત્યાગ ન કરી દેવો પૂજ્યોની યથાયોગ્ય પૂજા કરવા માત્રથી વ્યતિક્રમ અન્યાશ્રય કે અનન્યાશ્રય ભંગ થતો નથી તેને સર્વોત્કૃષ્ટપણે સર્વના કારણપણે માનવામાં આવે તો જ અનન્યાશ્રયનો વ્યતિક્રમ ભંગ થાય છે શું થાય શું કીધું અન્ય દેવોને ખાલી જો પૂજા કરીએ તેનાથી અન્યાશ્રય કે અનન્યાશ્રય નો વ્યતિક્રમ ન થાય અન્યાશ્રય કે અનન્યાશ્રયનો ભંગ એમ અન્યાશ્રયનો અર્થ શું બીજાનો આશ્રય બીજાનો આશ્રય એટલે અનન્યાશ્રય નો ભંગ અનન્યાશ્રય એટલે હું એકનો જ આશ્રય એકમાત્ર ભગવાનનો આશ્રય એનો ભંગ થઈ ગયો ગણપતિની પૂજા કરી તો એનો ભંગ થઈ ગયો કે હનુમાનજીની પૂજા કરી તો અનન્યાશ્રયનો ભંગ થઈ ગયો એવું હોતું નથી ક્યારે ભંગ થાય સર્વોત્કૃષ્ટપણે માને એને સર્વસ્વ માને અને એની જ ભક્તિ કરે અને એના જ ગુણ ગાય તો એનો ભંગ થયો ક્યારે એને ટાઈમે એની પૂજા કરી લે તો કે અનન્ય શરીરનો ભંગ થઈ ગયો એવું ન હોય ઠાકોરજીને થાળ ધરાવીને ભેળો એને થાળ ધરાવી દે તો એને અનન્ય શરીરનો ભંગ થઈ ગયો એવું કંઈ ન હોય ગણેશ ચોથને દી ગણપતિની પૂજા કરી લે શિવરાત્રિના દિવસે શિવજીની પૂજા કરે કે શ્રાવણ મહિનામાં પૂજા કરે તો એને અનન્ય શરીરનો ભંગ થઈ ગયો એવું નથી ભગવાન કીધું છે શું ફરીથી વાંચો તો અન્યાશ્રયની દ્રષ્ટિ કરીને તેનો ત્યાગ ન કરી દેવો પૂજ્યોની યથાયોગ્ય પૂજા કરવા માત્રથી વ્યતિક્રમ અન્યાશ્રય કે અનન્યાશ્રય ભંગ થતો નથી તેને સર્વોત્કૃષ્ટપણે સર્વના કારણપણે માનવામાં આવે તો જ અનન્યાશ્રયનો વ્યતિક્રમ ભંગ થાય છે સામાન્યપણે અવસર પ્રાપ્ત પૂજન પૂજા માન આપવાથી આશ્રય વ્યતિક્રમ થતો નથી અવસર પ્રાપ્ત પૂજા એટલે અવસર પ્રાપ્ત એટલે કોઈક ચોક્કસ દિવસે ચોક્કસ એના દિવસો હોય ગણપતિ હનુમાનજી શંકર એના દિવસો હોય એના ઉત્સવના દિવસો તે દિવસે પૂજા કરે તો કઈ એમાં બીજું કઈ વાંધો નહીં એવું જાણીને કહે છે કે અમારા સમગ્ર આશ્રિતોએ આ પાંચ દેવતાઓને પૂજ્યપણે કરીને માનવા તે ક્યાં તો તેના ઉત્તરમાં કહે છે કે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય તેમાં વિષ્ણુ તો પદ્મનાભ નારાયણ જ છે અને તે પુરુષોત્તમ નારાયણનો આદ્ય અવતાર હોવાથી પૂજ્ય જ છે શ્રી શંકર વૈષ્ણવોના રાજા છે અને વૈષ્ણવ ધર્મના પ્રવર્તક છે તેથી પૂજ્ય છે કાલે રામાનુ વલ્ભાચાર્ય છે એમનું શિવરાત્રિનું નહોતું કીધું એને નહોતું કીધું હા એટલે હું એમને વિરોધ છે કે વૈષ્ણવ વૈષ્ણવ ધર્મમાં નહીં હોય કયા એવું વૈષ્ણવોના રાજા છે એટલે એ તો પણ શ્રી કૃષ્ણ ભગવાને કીધા છે આ વૈષ્ણવો ક્યાં કે છે વૈષ્ણવો થોડા કે છે એને સ્વીકારતા ન હોય એમ શ્રી કૃષ્ણ ભગવાને કીધું હોય એટલે મહારાજ તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે એનું એની કોટેશન આપે છે કે અત્યારે વૈષ્ણવો કહે છે એની એનું કોટેશન આપે છે શ્રી કૃષ્ણ ભગવાન એટલે મહારાજ તો ભગવાને શાસ્ત્રમાં કીધું એમ શાસ્ત્રમાં કીધું છે કે વૈષ્ણવાના મેથા શંભુ એમ પછી ઓલા ન સ્વીકારતા હોય તો ઋષિ સ્વામી કે હું ભગત છું તમે કહો તમે એનું તમે છે ને ભગત તો હે આપણે ઓરા ભગત કે આપણે કલ્પેશ ભગત કે હું ભગત છું એટલે તમે કે તમે એને એમ કહો કે તું ભગત ભગતડો શેનો ભગત તો એક હું જ તો પછી એનું કઈ દવા હે એ જો ભગતને આવડતી હોય તો દવા કરી દે કાન પકડીને તો વળી વાત જુદી છે એમ એટલે મહારાજે તો જે આપ્યું છે એ બધું શાસ્ત્રનું આપ્યું છે વૈષ્ણવો માને કે ન માને એ અને મરજીની વાત કહેવાય શ્રી શંકર વૈષ્ણવોના રાજા છે અને વૈષ્ણવ ધર્મના પ્રવર્તક છે તેથી પૂજ્ય છે શ્રી ગણપતિને બ્રહ્મવૈવર્ત પુરાણના ગણપતિ ખંડમાં શ્રીકૃષ્ણના અંશાવતાર કહ્યા છે અને તેમને સમગ્ર દેવતાઓએ અગ્રપણે સ્થાન અગ્રપૂજ્યપણે સ્થાપ્યા છે દેવી પાર્વતી તો શ્રી શંકરનું અર્ધું અંગ છે અથવા સાક્ષાત શ્રી કૃષ્ણને મેળવવામાં તેઓ સહાયરૂપ છે માટે પૂજ્ય છે આ કારણથી જ શ્રીમદ ભાગવતમાં કથા છે કે વ્રજની ગોપીઓએ દેવી પાર્વતી ગૌરીની આરાધના કરી હતી કુંડિનપુરમાં રૂકમણીએ અને દ્વારિકામાં વસુદેવજી આદિએ દેવી અંબિકા પાર્વતીની આરાધના કરી હતી સીતાજીએ કરી હતી અને રૂકમિણીજીએ કરી હતી અને બધાએ દેવીની પૂજા કરી હતી શું કરવા ભગવાનને પ્રાપ્ત ભગવાનને પ્રાપ્ત કરાવનાર કરવામાં મદદ કરે છે એટલે એટલે ભગવાનમાં પ્રાપ્ત કરવામાં મદદ કરે નહીં એને તમે તિરસ્કારો તો એનો અર્થ એવો છે કે તમારે ભગવાનને પ્રાપ્તિ એ નથી કરવી એમ હા આ તિરસ્કાર ન કરવો આ બાબત પણ ધ્યાનમાં રાખવા જેવી છે અને સૂર્ય તો ગાયત્રી મંત્રના અધિષ્ઠાતા દેવ છે જે દ્વિજપણાને પમાડનાર છે ભગવાનનું સ્વરૂપ છે વેદમૂર્તિ છે અને ધર્મની પ્રવૃત્તિનું મૂળ છે માટે તેઓ પૂજ્ય છે આમાં અન્યાશ્રય દોષને સ્થાન જ નથી તેમાં વૈષ્ણવ ભક્તોએ તો શ્રી વિષ્ણુને મુખ્ય રાખીને પંચાયતન દેવની સ્થાપના કરવી આમ સમજવું જેમ કે વિષ્ણુને વચ્ચે સન્મુખ પધરાવવા ઈશાન કોણમાં શંકરને અગ્નિ ખૂણામાં ગણપતિને નૈઋત ખૂણામાં સૂર્યને અને વાયુ ખૂણામાં દેવી પાર્વતીને સ્થાપવા તે પદાર્થ દશમાં કહ્યું છે કે શંભો મધ્યગતે હરિન હરિનહર ભૂદેવ્યો હરવ શંકરે ભાષ્યેના ભાષ્યનાગ સુતા રવો હર ગણેશા જાંબિકા સ્થાપિતા એનો અર્થ કરો શંભો મધ્યગતે હરિનહર ભૂત દેવ્યો હરો શંકરે નાસે નાગસુતા રવો હર ગણેશાગ્નિ ઈચ્છા જાંબિકા સ્થાપિતા એટલે હું મધ્યમાં શંકર હોય ત્યારે હરી પછી શું છે ઇનહર ભૂદેવ્ય ઇનહર એટલે હું ઇનહર એટલે હું શું ભાઈ થાય હરિન આહાર એટલે દિવસે પૂજા કરવી રાતે નહીં જો વહેલા ઉઠી ન થાય એટલે આ બધા વહેલા મોડા ઉઠતા હોય છે એટલે જ ઉઠે છે પછી પછી ભૂ એનું શું હે ભૂદેવીઓ એટલે એટલે હું ભૂદેવી એ પૃથ્વીની ને ક્યાં ઘરી ગયા કે તો જગ્યા નહીં રે બોલે પાંચ જ જણા હતા તો એક છ થઈ ગયા બોલે ઓલા આપણે ઇનોવામાં એક જણો વધારે નાખે તો પછી નથી આપણે વાહે નાખવો પડતો તો એને ક્યાં નાખો એ હું દેવી તો ઓલામાં આવી નહીં ને એમાં આવ્યા તો ભૂદેવી પાંચમાં તો વિષ્ણુગર સ્વામી કાયદા ક્યાંથી પછી હું પછી એની પછીનું હરવ એનું હું એ તો હતા જ કા પછી શંકરે બા સિંહ સુતા રવો એનું હું સ્વામીજી વાત હલો અર્થ કરો શંભો મધ્યગતે હરી ઈના હરભો અને દેવી ઈન એટલે સૂર્ય હરિ એટલે વિષ્ણુ અને હરભુ એટલે હું ગણપતિ હરાત ભુ જન્મહા શંકરના દીકરા એમ હરભુ એટલે અને દેવી એ પ્રમાણે કર્મ કર્મ ઓલો ક્રમ રાખવાનો અને શંભો મધ્ય ગતે પછી હરો મધ્ય ગતે એટલે વિષ્ણુ ભગવાન જો મધ્યમાં હોય તો શંકર પછી ઈભાષ્ય ઈભાષ્ય સૂર્ય એ સૂર્ય સૂર્ય મોટું ઈભ જેવું છે ઈભ એટલે શું પેલા હે હા તો હા ઈભાષ્ય એટલે હું ગણેશ પછી ઈભાષ્ય ઈ ના ઈ ના એટલે સૂર્ય પછી નાગસુતા નાગસુતા કોણ પાર્વતી નાગણી હોય ને નાગની દીકરી છે નાગસુતા તો નાગણી જ હોય ને હે અગસુતા ઈ ના અગસુતા અગસુતા અગસુતા એ પ્રમાણે ક્રમ ક્રમ રાખવાનો અને રવો મધ્ય ગતે હર હર ગણેશ અજ એ અજ હા એટલે વિષ્ણુ વિષ્ણુ એમ પછી અંબિકા અંબિકા એ પ્રમાણે રાખવાનું સ્થાપિતા देव्याम मध्य गो वक्र वाकु कौन तो बस वक्र रवि रवि वाको से हम हाले से वाको विश्व मंगल स्वामी हो गए તો એનું નામ તો આવી ગયું કે નહીં નથી આવ્યું તો તુંડ ક્યાં રવાય એટલે તુંડ તો પછી એમાં તો લંબો લંબોદર આવે છે આવે જ છે તો બે વાર થઈ ગયા ગણેશ ગણેશ ને બે વાર લીધા છેલ્લે છેલ્લે લઈ નાખ્યા એમ હિસાબે દેવું દેવ્ય મધ્ય ગતે વિષ્ણુ હર ઈભ વક્ર ઈભ વક્ર ઈભ વક્ર એટલે શું થાય વક્ત્ર છે ઈભ વક્ત્ર એમ ઈભ એટલે હાથી ને હાથી જેવું મોઢું છે એનું એમ ઈભ વક્ત્ર અને રવિ અને લંબોદરે મધ્યગતો ગણેશ જ્યારે મુખ્ય હોય ત્યારે અજ પછી ઈશ્વર એન ઈશ્વર ઈશ્વર વત્તા એન હોય તો શું થાય સંધિ આવડે છે કે નથી પાછી આવડતી હે શું થાય ભાઈ સંધિ શું ઈશ્વર એન હે ઈશ્વર એન અહીંયા શું સંધિ છૂટી પડશે ઈશ્વરા ઇન ઇન ઈશ્વર ઈન અંબા હે ઇન એટલે સૂર્ય અને અંબર એ પ્રમાણે ક્રમથી સ્થાપન કરવાના વાયવ્ય ઓલું ઈશાન ખૂણાથી ક્રમ લેવાનો અને ઘડિયાળનો કાંટો ફરે એમ ફરવાનું એમ એવી રીતે એના એ જો આમાં એને કોકે લખીને મૂકી રાખ્યું છે શિક્ષાપત્રીમાં આવી રીતે વાંચો લો આ તો અર્થ આવડે છે કે નહીં તમને એમ ઈ ના એ શ્લોકનો અર્થ કરી જોજો બરાબર સરખો શંભો મધ્યગતે હરિન હર ભૂદેવ્યો હરૌ શંકરે શંભો મધ્યગતે હરિન હર ભૂ દેવ્યો હરો શંકરે હાસ્ય નાગ સુતારવો હર ગણે શાજાંબિકા સ્થાપિતા દિવ્યામ વિષ્ણુ હરે ભવક્ર રવયો લંબોદરે જેશ્વરે નાંબા શંકર ભાગવતી સુખદા યતા તુ તે હાનિદા પંચાયતન દેવતાઓની સ્થાપના કરવી હોય ત્યારે નીચે જણાવ્યા પ્રમાણે તે તે દેવોને અને દેવીને પધરાવવા જેમ કે સન્મુખ મુખ્યદેવ શ્રી શંકર હોય ત્યારે ઈશાન ખૂણે વિષ્ણુ અગ્નિ ખૂણે સૂર્ય નૈઋત્ય ખૂણે ગણપતિ વાયુ ખૂણે પાર્વતીજી સન્મુખ મુખ્યદેવ વિષ્ણુ હોય ત્યારે ઈશાન ખૂણે શંકર અગ્નિ ખૂણે ગણપતિ નૈઋત્ય ખૂણે સૂર્ય વાયુ ખૂણે પાર્વતી સન્મુખ મુખ્યદેવ સૂર્ય હોય ત્યારે ઈશાન ખૂણે શંકર અગ્નિ ખૂણે ગણપતિ નૈઋત્ય ખૂણે વિષ્ણુ વાયુ ખૂણે પાર્વતી સન્મુખ મુખ્યદેવ પાર્વતી હોય ત્યારે ઈશાન ખૂણે વિષ્ણુ અગ્નિખૂણે શંકર નૈઋત્ય ખૂણે ગણપતિ વાયુ ખૂણે સૂર્ય અને સન્મુખ મુખ્યદેવ ગણપતિ હોય ત્યારે ઈશાન ખૂણે વિષ્ણુ અગ્નિખૂણે શંકર નૈઋત્ય ખૂણે સૂર્ય અને વાયુ ખૂણે પાર્વતી આ પાંચ દેવને ઈશાન કોણથી આરંભીને પ્રદક્ષિણાની ઢબે ઉપર કહ્યા પ્રમાણે પધરાવવામાં આવે તો તે સુખ આપે છે અને તેથી જુદી રીતે સ્થાપવામાં આવે તો તે નુકસાન થાય છે દિશાનું સ્વરૂપ તો પ્રયોગ પારિજાતમાં બતાવ્યું છે કે દેવસ્ય મુખમ આરભ્ય દિશમ પ્રાચીન પ્રકલ્પયેત પ્રધાન દેવના મુખ સમાન મુખ સન્મુખ પૂર્વ દિશા માનવી અને તેને આધારે બીજી દિશાઓ કે વિદિશાઓ કલ્પવી સહજાન સ્વામી મહારાજની જય